રિયલ ધર્મ રેલેટિવ ધર્મ ધર્મ બે પ્રકારના છે એક રેલેટિવ ધર્મ અને બીજો રિયલ ધર્મ રેલેટિવ ધર્મ એટલે મનોધર્મ દેહધર્મ વાણીધર્મ અને એ બધા પરધર્મ છે જાપ કરતા હોય એ વાણીના ધર્મ ધ્યાન કરવું એ બધા મનના ધર્મ અને દેહને નવડાવવું ધોવડાવવું પૂજાપાઠ કરવો એ બધા દેહના ધર્મ દરેક વસ્તુ તેના ધર્મમાં જ રહે છે મન મનના ધર્મમાં જ રહે છે બુદ્ધિ બુદ્ધિના ધર્મમાં ચિત્ત ચિત્તના ધર્મમાં અને અહંકાર અહંકારના ધર્મમાં જ રહે છે કાન કાનના ધર્મમાં રહે છે કાન છે તે સાંભળવાનું કામ કરે છે એ ઓછું જોવાનું કામ કરે છે આંખ જોવાનું કામ કરે સાંભળવાનું નહીં નાક સૂંઘવાનો ધર્મ બજાવે જીભ સ્વાદનો ધર્મ બજાવે અને સ્પર્શેન્દ્રિય સ્પર્શના ધર્મમાં જ રહે છે દરેક ઇન્દ્રિય પોતપોતાના વિષયોના ધર્મમાં જ હોય છે મન મનના ધર્મમાં હોય ત્યારે અવળા વિચાર આવે અને સવળા વિચાર પણ આવે પણ એ એના ધર્મમાં છે પણ પોતે સવળો વિચાર આવે ત્યારે કહે કે મારા સારા વિચાર છે એટલે પોતે તેમાં ભ્રાંતિથી તન્મયાકાર થઈ જાય છે અને અવળા વિચાર આવે એટલે પોતે તેનાથી છૂટો રહે અને ત્યારે કહે કે મારી ઈચ્છા નથી છતાંય આવા અવળા વિચારો આવે છે અંતઃકરણમાં બધાના ધર્મ જુદા છે મનના ધર્મ જુદા ચિત્તના ધર્મ જુદા બુદ્ધિના ધર્મ જુદા અને અહંકારના ધર્મ જુદા આમ બધાના ધર્મ જુદા જુદા છે પણ પોતે મય ડખલ કરીને ડખો ઊભો કરે છે ને મય તન્મયાકાર થઈ જાય છે એ જ ભ્રાંતિ છે તન્મયાકાર ક્યારે ના થાય કે જ્યારે જ્ઞાની પુરુષ સ્વરૂપનું જ્ઞાન આપે ત્યારે તન્મયાકાર ના થાય પોતે આત્મા થયા પછી નિષ્પક્ષપાતી થાય પછી મન બુદ્ધિ ચિત્ત અને અહંકારનો વાણીનો કે દેહનો પક્ષપાત ના રહે આ તો આરોપિત ભાવથી અહંકારે કરીને તન્મયાકાર થાય છે આત્મા થયા પછી એ બધાને પોતે છૂટ્ટો રહીને જુએ અને જાણે જગત આખું રિલેટિવ ધર્મ પાળે છે દેહના ધર્મ વાણીના ધર્મ મનના ધર્મ જ પાળે છે દેહના ધર્મોને જ પોતાનો ધર્મ છે એમ માને છે એ રિલેટિવ ધર્મ છે અને આત્મા એ જ ધર્મ માને છે તે આત્મધર્મ કહેવાય છે આત્મધર્મ એ જ રિયલ ધર્મ છે એ જ સ્વધર્મ છે એ જ મોક્ષ છે પોતાનું સ્વરૂપ જાણી લેવાનું છે આત્માનો ધર્મ એ જ સ્વધર્મ છે બીજા બધા પરધર્મ છે તમારી મઈ દાદા ભગવાન બેઠા છે એ જ ચેતન પ્રભુ છે એ જ પરમાત્મા છે એ જ અમારી મઈ પ્રગટ થયા છે ને તમારા પ્રગટ થવાના બાકી છે આ તો ધર્મ નથી અહીં તો કામ કાઢી લેવાનું છે ક્યાં સુધી ધર્મશાળાઓમાં બેસી રહેવાનું પોતાનું કામ કાઢી લેવાનું છે એટલે શું કે જ્ઞાની પુરુષ પાસે પોતાનું સ્વરૂપ જાણી લેવાનું છે જ્ઞાની પુરુષનો દીવો પ્રગટેલો છે તે એને તમારો દીવો અડાડી દો તો તમારો દીવો પણ પ્રગટી જાય આ તો કોક કાળે જ્ઞાની પુરુષ પ્રગટ થાય દસ લાખ વર્ષે અક્રમ જ્ઞાનાવતાર થાય ત્યારે કલાકમાં જ પોતાનો આત્મા પ્રગટ થઈ શકે તેમ બને માટે જ અમે કહીએ છીએ કે તમારું કામ કાઢી લો આ દેહ તો પરપોટો છે તે ક્યારે ફૂટે તે કહેવાય નહીં મહીં બેઠા છે તે દાદા ભગવાન છે ગજબના પ્રગટ થયા છે પરમાત્મા પ્રગટ થયા છે પણ જ્યાં સુધી આ પરપોટો હશે આ દેહ હશે ત્યાં સુધી જ લોકોનું કલ્યાણ થઈ શકશે કારણ કે મહી પ્રગટેલા દાદા ભગવાન અમને વશ છે ત્રણ લોકના નાથ અમને વશ થયા છે એમની પાસે વાંચા નથી હાથ પગ નથી તેથી અમને વશ થયા છે અને એમને કલ્યાણનું નિમિત્ત બનાવ્યા છે માટે અમે તો કહી છૂટીએ કે આ પરપોટો છે ત્યાં સુધી કામ કાઢી લો અહીં અમારી પાસે તો આત્મા એ જ ધર્મ છે અહીંયા તો અવિરોધ એવો રિયલ માર્ગ છે જગતમાં રિલેટિવ માર્ગ ચાલે છે જ્યાં પોતે નથી ત્યાં પોતાપણાનો આરોપ કરવો પોતે ચંદુલાલ છે એમ માનીને શુભાશુભના માર્ગે ચાલવું પછી ભલે આખી જિંદગી બધાને ઓબ્લાઇજ કરે પણ એ રિલેટિવ ધર્મ પામ્યો કહેવાય અને માત્ર એક જ ક્ષણ જો રિયલ ધર્મ પાળ્યો તો તો મોક્ષ છે ભગવાને કહ્યું કે એક વખત આત્મા થઈને આત્મા બોલો તો કામ થશે નહીં તો હું આત્મા છું અને દેહાદી જંજાળ મારા નથી એમ લાખ અવતાર બોલે તો એ કશું વળે નહીં ભગવાન શું કહે છે હું ચંદુલાલ છું તારી શ્રદ્ધામાં પણ એ જ છે એ શ્રદ્ધા તૂટી નથી એ જ્ઞાન તૂટ્યું નથી એ ચારિત્ર્ય તૂટ્યું નથી ને પછી બોલે છે કે હું શુદ્ધાત્મા છું તો તો ક્યારે મોક્ષ ના થાય આ તો હું ચંદુલાલ છું એ આરોપિત ભાવમાં રહીને હું શુદ્ધાત્મા છું એમ શી રીતે બોલાય જ્ઞાન દર્શનના આરોપિત ભાવો તૂટે ત્યારે સમ્યક ભાવમાં આવે તો મોક્ષ થાય રિલેટિવ ધર્મો શું કહે છે સારું કરો અને ખોટું ના કરશો સારું કરવાથી પુણ્ય બંધાય અને ખોટું કરવાથી પાપ બંધાય આખી જિંદગીનો ચોપડો એકલા પુણ્યથી કાંઈ ના ભરાય કોઈને ગાળ આપી તો પાંચ રૂપિયા ઉધરે અને ધર્મ કર્યો તો સો રૂપિયા જમે થાય પાપ પુણ્યની બાદબાકી થતી નથી જો તેમ થતી હોત તો તો આ કરોડાધિપતિઓ પાપ જમે થવા જ ના દે પૈસા ખર્ચીને ઉધારી ઉડાવી દે પણ આ તો અસલ ન્યાય છે તેમાં તો જે વખતે જેનો ઉદય આવે ત્યારે તે વેઠવું પડે પુણ્યથી સુખ મળે અને પાપના ફળનો ઉદય આવે ત્યારે કડવું લાગે ફળ તો બંને ચાખવા જ પડે ભગવાન શું કહે છે કે તને જે ફળ ચાખવાનું પોષાતું હોય તેનું તું બીજ વાવજે સુખ પોષાતું હોય તો પુણ્ય ને દુઃખ પોષાતું હોય તો પાપનું બી વાવજે પણ બંને રિલેટિવ ધર્મ છે રિયલ નહીં રિયલ ધર્મમાં આત્મધર્મમાં તો પુણ્ય અને પાપ બંનેથી મુક્તિ જોઈએ રિલેટિવ ધર્મોથી ભૌતિક સુખો મળે અને મોક્ષ ભણી પ્રયાણ થાય જ્યારે રિયલ ધર્મથી મોક્ષ મળે અહીં અમારી પાસે રિયલ ધર્મ છે તેનાથી સીધો જ મોક્ષ મળી જાય અહીં જ મોક્ષ સુખ વર્તે અહીં જ આધી વ્યાધિને ઉપાધિથી મુક્તિ મળી જાય ને નિરંતર સમાધિ રહ્યા કરે નિરાકુળતા ઉત્પન્ન થાય અહીં તો આત્મા અને પરમાત્માની વાતો થાય